Now, શ્રી કૃષ્ણનું નામ સ્વરૂપ ભાગવત શાસ્ત્ર ભગવાન શ્રી નું નામ સ્વરૂપ તેજ રામાયણ કશું દર્શન થતા નથી તેથી ભગવાનની ભક્તિ કરવી એ બહુ કઠણ આખું સમાજ પ્રભુએ આ જગત માં પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે નામ એ પ્રગટ રાખ્યું છે જે શક્તિ ભગવાન ભગવાનમાં છે એ જ શક્તિ પ્રભુના નામમાં પણ પરમાત્માના નામ સાથે પ્રેમ કરો આચરણ માટે પ્રશ્ન નામ સાથે પ્રેમ કરે એનું જ પાપ છૂટે લક્ષ્મણ પાપ છૂટે તો જ ભક્તિમાં આનંદ આવે એકાંત માનવ થોડી ભક્તિ કરે છે પણ એને ભક્તિમાં આનંદ આવતો નથી તેથી ભક્તિ છોડે પોતાના પગની ભક્તિમાં આનંદ આવે તો એક ક્ષણે ભક્તિ છોડે કરી લેવું જોઈએ પતિવ્રતા ભક્તિમાં આનંદ આવતો નથી એનો એક કારણ છે આંખ પાપ કરે મન બહુ પાપ કરે પુણ્ય કરવું એ થોડું સહેલું છે પાપ છોડવું એ બહુ જ કઠણ બેમાંથી કોના ચરણ પરમાત્માના નામ સાથે પ્રીતિ કરે પ્રભુના નામનો સર્વતા જપ કરે તો જ ભગવાન જીવને પાર કરતા જ કરે મહારાજ અને ભગવાન જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ શું છે મહારાજ મને આ તકરારમાં ના નાખો એ તમે અંદરો અંદર સમજો મનને ભગવાનના નામ મારા બીજો ફેસલો આપી શિરોમાન ધીરે ધીરે મન શુદ્ધ થશે રામચંદ્રજી નું નામ સ્વરૂપ છે રામજી ના રામાયણ ના સાત કાંડ છે એ માનવના ઉન્નતિના સાત પગથિયા છે એક એક પગથિયું ચડીને પ્રભુના ચરણે પૂછવું છે વ્યાસ મહારાજે એક એક કાંડને સોપાન એવું નામ આપ્યું પ્રથમ સોપાન દ્વિતીય સોપાન સોપાન એટલે પગથિયું આ ચરણથી રામાયણનું પહેલું કાંડ છે બાલકાંડ આ હોય તો બાલકાંડ આપણને બોધ આપે છે આ ચરણ આગળ આગળ ન ચાલ્યા હો તમે મનથી બાળક જેવા બના આ ચરણથી જેનું મન બાળકના જેવું છે બંને ને પ્રસન્ન કર્યા પછી એને પ્રભુના દરબારમાં જલ્દી પ્રવેશ મળે આનો અર્થ બાળકનું મન અતિ શુદ્ધ હોય છે બાળકના મનમાં વિકાર નથી વાસના તમારા બંનેમાં આચરણ ન હોત તો આચરણ જેનું મન બાળકના જેવું છે એની ભક્તિ ભગવાનને બહુ ગમે છે આજે મારું તમારું બોલવાનું મન વાણી અને ક્રિયા ત્રણે બાળકની એક જ હોય એના મનમાં જે હશે એવું જ બોલશે ગુરુ એ છે જેવું બોલશે એવું જે કરશે બાળકને છલ કપટ કરવાની અક્કલ નથી હોતી જેનો આકાર તમને ભગવાન ધન આપે માન આપે પરમાત્મા તમને આટલી સુખી કરે પણ મનથી બાળક છે બાબત આવા ગુરુ એનું મન ભારતના જેવું છે એનું ધન અયોધ્યા થાય આ રીતે કરી છે અયોધ્યા કાંડ બોધ આપે છે જીવન થોડું છે ઝઘડો ન જ્યાં યુદ્ધ છે ત્યાં ભગવાન વિરાજતા નથી ગલ વિનાની કાયા એને જ અયોધ્યા કે માર્ગદર્શક કોઈક જોશે જે મારી તમારા જીવનમાં વેરઝેર શા ચાલવા મળીએ મારો કોઈ શત્રુ નથી હું કોઈનો શત્રુ નથી ધક્કો મારે એવું એક નિયંત્રિત કરનારું બળ છે આપણી સંસ્કૃતિ જ્યાં બોધ આપે છે જગતના એક માનવ સાથે પણ વેર કરે એનું મન અશાંત કરે શબ્દોથી નવાજતા લોકો પણ ગુરુ થવાના જરાય ઝઘડો ન કરો પ્રેમથી રામાયણમાં તો એમ લખ્યું તમારા ઘરને અયોધ્યા બનાવો અયોધ્યા કાંડ પછી આવે છે અરણ્ય કાંડ થોડા દિવસ સુવર્ણમાં રહેવાની જરૂર બારે માસ ઘરમાં રહેશો ને એકાદ મહિનો વનમાં રહીને સારું ભોજન કરો કોઈ મહામંત્રનો લાખ બે લાખ જપ કરો તો તમે વાસનાનો વિનાશ કરી શકશો ઘરમાં રહીને વાસનાનો વિનાશ કરવો એ અશક્ય જેવું સવાલ એ ઉઠે કે ગુરુ કેવો પણ ગ્રહસ્થના ઘરમાં કામના પરમાણુ તમારા જીવનને અને તે કામના પરમાણુઓ કોઈ વખત મનને બગાડે વિશ્રામ પેદા કરે આપણા જીવનમાં બાર મહિના માટે એકાદ બે મહિના ઘર છોડો મનને સમજાવો મારું ઘર ભગવાનના ચરણમાં ગુમરાહ થતા વનમાં રહીને સારું ભોજન કરો કોઈ મહામંત્ર નો જપ કરો કોઈ ગરીબ માણસ હોય એને એની ઈચ્છા થાય કે મારે મોટો વિષ્ણુ યાદ કરવો ગરીબ માણસ વિષ્ણુ યાદ કેવી રીતે કરી શકે એક વિષ્ણુ યાદ કરવો હોય પંદર વીસ હજાર ખર્ચવા સત્યનો પંથ બતાવે કોઈ ગરીબ વૈષ્ણવ ગંગા કિનારે નર્મદા કિનારે બેસીને

سلام પશ્ચિમના ચિંતકે વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ બને છે શરીર રોગ બને છે પછી બરાબર મુક્તિ થઈ શકે નહીં યૌવનમાં વનમાં રહીને સાદું ભોજન કરીને ભક્તિ કરશો તમે ધીરે ધીરે વાસના ઉપર વિજય મેળવી શકો એટલે પાછળ રહેવાનું જગતના બધા જ મહાપુરુષો વનમાં રહીને તપ કરે છે શ્રેષ્ઠ સુવર્ણમાં રહીને તપ કરો તમે વાસનાનો વિનાશ કરશો તો કિષ્કિંધા કાંડમાં જીવ ઈશ્વરના મૈત્રીની કથા છે સુગ્રીવ જીવ છે રામ પરમાત્મા જે કામની દોસ્તી છોડે છે તે રામ સાથે મૈત્રી કરી શકે તમારા મનને વારંવાર સમજાવો કામ મારો મિત્ર નથી કામ મારો શત્રુ છે કામ મને સુખ આપતો નથી કામ મને બહુ દુઃખ આપતો કામને શત્રુ સમજીને કામની મૈત્રી છોડો સાથે મૈત્રી થશે મુશ્કેલના કાંડમાં જીવ ઈશ્વરના મૈત્રીની કથા છે કરે છે એનું જીવન સુંદર બને છે મુશ્કેલના કાંડ પછી આવે છે સુંદર કાંડ સુંદર શ્રી હનુમાનજી મહારાજની કથા છે જીવન હનુમાનજીનું સુંદર છે રામ સેવા એ જ એમનું જીવન શ્રી રામ નામ એ હનુમાનજીનું ભોજન હનુમાનજી મહારાજ રામ નામનો જપ કર્યા વિના રહી શકતા નથી મહારાજ રામ સેવા વિના જીવી શકે નહીં રામ સેવા એ જ જીવન અને રામ નામ જ ભોજન છે જે પરમાત્માના માટે જીવે છે જે પરોપકાર માટે જીવે છે એ જીવન સુંદર છે કુટુંબનું ભરણ પોષણ કરવું તો પશુ પક્ષીઓ પણ જાણે કરવું હોય તો પશુ પક્ષીઓ પણ જાય જીવન તેવું સુંદર છે જે પરોપકાર માટે જે જે જીવ્યું છે એનું જીવન સુંદર છે સુંદર કાંડમાં શ્રી હનુમાન મહારાજની કથા છે કામ એ રાક્ષસ છે ક્રોધ એ રાક્ષસ છે પરમાત્મા સાથે પ્રેમ સતત ભક્તિ કરવાની ટેવ વાળો તો તમે રાક્ષસોને મારી શકશો કેટલાક લોકો એવું સમજે છે ભગવાન મારા ઉપર કૃપા કરે અને કામ ક્રોધ આ વિકારોનો વિનાશ કરે તો પછી હું ભગવાનની ભક્તિ કરું ભૂલ છે ભક્તિ વધારશો તો વિકારો ધીરે ધીરે ઓછા થશે વિકારો ગયા પછી હું ભક્તિ કરીશ એ કલ્પના યોગ્ય નથી વિકારો જતા જ નથી છેલ્લા જન્મ સુધી વિકારો રહેશે પરમાત્મા સાથે પ્રેમ કરો ભક્તિ વધારજો ધીરે ધીરે વિકારો ઓછા થશે જેની ભક્તિ વધે છે તે રાક્ષસોને ઈષ્ટાની સંસ્કારની સૃષ્ટિ રચવામાં યુદ્ધ કાંડમાં રાક્ષસોનો વિનાશ થયો છે સાધકના હૃદયમાં રાક્ષસ મરે તો જીવનનું ઉત્તર કાંડ મંગલમય બને જ્ઞાન ભક્તિનું વર્ણન ખોટા વિચારો સાતે કાંડોનો છોડો ભાવાર્થ સંભળાવ્યું ભગવાન શંકર ગુરુદેવ કે ગોસ્વામીજી રામચરિત શુક્લ પક્ષ અને પંચમી તિથિ ગુરુવાર અને ગોરજ મુહૂર્ત શ્રી સીતારામજી નું લગ્ન થયું લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારે ભાઈઓનું લગ્ન શ્રી રામચંદ્રજી અયોધ્યામાં પધાર્યા છે દશરથ મહારાજ બહુ સુખી થયા એકવાર દશરથ મહારાજ એવું બોલ્યા હતા કે મારા જેવો સુખી આ જગતમાં કોઈ નથી હું બહુ સુખી રામ લક્ષ્મણ જેવા બાળકો છે સીતાજી પુત્ર વધુ છે અયોધ્યાનું રાજ હાથમાં છે અતિ સુખ મળે સારું નથી માન મળે એ સારું નથી અતિ ધન મળે એ પણ સારું નથી કોઈને બહુ માન મળે કોઈ બહુ સુખી થાય ને તો માનવને સહન થતું નથી એ શું આશ્ચર્ય છે કાળને પણ સહન થતું કૃષ્ણ છોકરાના કુસંગતથી કઈ કઈની બુદ્ધિ બગડી કઈ કઈ એને વરદાન ભારતને રાજ્યાભિષેક અને રામ વનવાસનું વરદાન દશરથ મહારાજ બહુ યાદો થયા છે રામ લક્ષ્મણ જાનકી વનમાં પધારે છે પછી દશરથજી રહી શક્યા છેલ્લા શ્વાસ સુધી s e s u a Good evening. અનેક ઋષિઓને કૃતાર્થ કરતા રામ પધાર્યા છે લક્ષ્મણજીને તત્વજ્ઞાન નો ઉપદેશ કર્યો પ્રત્યક્ષ શ્રી સીતામાને રાવણ સ્પર્શ કરી શકે જ નહીં ભાવરોગનું સીતાજીને રાવણ સ્પર્શ કરવા જાય તો ત્યાં ખાસ થઈ જાય સીતાજીને રાવણ લંકામાં લઈ ગયો જ નથી શ્રી સીતાજીની છાયાને લઈ ગયો શ્રી સીતાજીના સ્વરૂપ છે અતિ શુદ્ધ સત્વમય સ્વરૂપે રામજી સાથે જ રહેશે સીતારામનો કોઈ દિવસ વિયોગ થતો જ નથી એની એક પોતાની શક્તિ છે શ્રી સીતાજીનું રાજસી સ્વરૂપ અગ્નિમાં છે અને રામની છાયા સ્વરૂપ મેળાવડ લઈ જાય ગુરુના ચરણા છાયા જાનકી એવું બોલે છે કે હૃદયમાં એક પ્રકાશ પ્રગટ છે શ્રી રામ સાથે છે અને શ્રી સીતાજી એવું બોલે છે સુંદર છે મારા નેત્ર ભગવાન કરતા સંસારમાં કોઈ પણ વસ્તુમાં જેને સૌંદર્ય દેખાય છે એના ભક્તિમાં વિચાર આવે રામાયણમાં ભક્તિનો અર્થ એ છે ભગવાન સાથે વધારે પ્રેમ સૌંદર્ય વધારે દેખાય પ્રભાત બહાર નથી આવતું નેત્ર ભક્તિ કે છે જયારે ને ભગવાન કરતા સંસારમાં સૌંદર્ય દેખાય છે ત્યારે ભક્તિમાં જે વિચાર આવે શ્રી સીતાજી એવું બોલ્યા નથી કે આનંદ ગૌસો મને બહુ ગમે સીતાજી એવું બોલ્યા બારી હોય સીતાજી તો રામજી સાથે છે સીતાજીની છાયાને રાવણ લઈ ગયા જટાયુનો ઉદ્ધાર કર્યો સાથે મૈત્રી કરી હનુમાનજી મહારાજ ગઢિયો ઓરંગીને લંકામાં માતાજીને વંદન કરી લંકા બાળી પાછા આવ્યા છે રામ રામેશ્વરની સ્થાપના કરી શેખનું વંદન કર્યું અને લંકામાં પધાર્યા રાક્ષસો રામજી સાથે શું યુદ્ધ કરી શકે બ્રહ્મ તો રાક્ષસો સાથે રમે કોઈ આંખ રાક્ષસોને સદગતિ આપી છે રાવણનો ઉદ્ધાર કર્યો છે રામ લક્ષ્મણ જાનકી વાનર સેના સાથે શ્રી અયોધ્યાજીમાં પધાર્યા છે વૈશાખ માસ શુક્લ પક્ષ સપ્તમી તિથિ રાજ્યાભિષેક થયો શ્રી સીતારામજી સુવર્ણ સિંહાસનમાં વિરાજે છે ગુરુદેવની ચરણ અતિશય આનંદ થયો છે ભાગશાળી પ્રજા શ્રી રાજ્યમાં પ્રજા બહુ બહુ સુખી થઈ રામ રાજ્યમાં કોઈ ગરીબ નથી રામ પુત્રી થયા અત્રિનો પુત્ર ચંદ્ર થયો ચંદ્રનો પુત્ર બુધો થયો બુધનો પુત્ર પૂર્ણવા કરીએ તો હજી ક્યાંક બીમારી રાજાના વંશમાં આપણા ક્યાંય અડે એના પહેલા જય અરય બાળકો થયા એના વંશમાં નીમ થયો એના વંશમાં જન્મુ રાજા થયો ત્યારે સમજવાનું રાજાના ભક્તમાં દાસી ભયો ભક્તમાં વૈષ્ણવ પરશુરામ ભગવાન તમે બધા પીડાય પરશુરામજી વંદન કરવા ક્ષત્રિય પૃથ્વી ઘણી હતી કથા ચેતો ઉગરવાનું પુત્ર આયુનો વંશ વર્ણન કર્યો છે આયુના વંશમાં નહુષ નામનો રાજા થયો વંશમાં યતિ અજાતિ સંજ્ઞાતિ આયતિ વિયતિ કૃતિઓ

પુત્ર આટલા મહાપુરુષ મોટો માણસ ઊંટ કહે એટલે પથ્થર મારે પથ્થર રાજાની કન્યા પરાયા

ઈશ તો પથ્થર મારે એવર કરે સબર પડી સાવ સાવ ઓલ પર આયા ઈશ મહેલુ એદિયે તમારી કરજાય મારી ઓર પર પાસ ઉજે સાલ જો કઈસુ પર લેવાનો નથી अच्छा लगता है नोबेल प्राइज मिलू माया राखी घना એમાં માયા છે આ જીવ અનેક વાર ભોગવે છતાં જોયા કરે રવિન્દ્રનાથ સમય જતા રવિન્દ્રનાથજીને પણ એમ થયું કે આ બધા પત્નીનો ત્યાગ કર્યો અને પાડોશી સંસાર સુખનો પણ ત્યાગ કર્યો બરાબર રવિન્દ્રનાથ સમય આકાશવાણી થઈ છે પુષ્પવૃષ્ટિ કરી છે એમને પદવી આપી છે આજથી આનું નામ ભગવાન ભાસ્કરના કિરણોએ આખા સાગર સાથે બીજું લગ્ન થયા પછી શંકર સમુદ્રને કિનારે ખાગોજીરાષ્ટ્રને પાંડુ થયા છે પાંડુના પંચ પાંડવો થયા પાંડવોમાં અર્જુન શ્રેષ્ઠ છે درج અને સમુદ્રમાં ભગવાન સૂર્ય જો આટલો અભેદી હોય મારો પગે ના લાગે તો કઈ નહીં હું પગે લાગુ પણ સંબંધ તો શરૂ થઈ જાય દોડ પડે તેનો

કલ્પના કરી અને પછી સમાજનો વિનાશ થાય છે સમાજને તુલસીદાસજીએ તીર્થોનો રાજા સાધુ સમાજે પ્રયાસ ભગવાનને સંત સમુદાય એ હાલતો ચાલતો ધર્મનું રક્ષણ કરવા માટે પરમાત્મા થાય છે ભગવાન મથુરામાં કૌશના કારાગૃહમાં પ્રગટ થયા 我怕不了你啊，妈！ ના છીએ હાલ તો ચાલતો જવું પડે આ પ્રયાગ તો આપણા ઘર સુધી આવે અને પેલા પ્રયાગમાં ગંગા યમુના અને સરસ્વતીનો ભક્તોના સમાજમાં કઈ ત્રણ નદીનો સંગમ એની વ્યાખ્યા કરે રામ ભગત નથી વધે ઉપાડ નથી સંસારે સુખથી ભરેલો સંસારમાં સુખ છે ને દુઃખ છે જીવને આનંદ ની એમ પાપ સંતોના સંગમાં જે જીવને કૃષ્ણમાં વૈરાગ્ય પરિપૂર્ણ છે મૂળમાં કૌરવ પાંડવોના યુદ્ધનું નિમિત્ત કરી પૃથ્વી ઉપર કાર્યો અર્જુનને ઉદ્ધવને તત્વજ્ઞાન ઉપદેશ કરે ભગવાન શ્રી કૃષ્ણ બોલો કદાપમાં શ્રી મનુષ્યના મસ્તકની માળા પહેરે સ્વરાજીમાં શ્રી કૃષ્ણ ચરિત્ર વર્ત ભગવાને કહ્યું તો સાધુ છે હવે દશમ સ્કંદનો પીપળાનું વૃક્ષ છે નીચે સ્કંદની લીલા અતિ મધુર એમણે ભગવા વસ્ત્રમાં ભગવાન બુદ્ધને કહ્યું નામ નથી સાંભળ્યું તારે ભક્ષી અંગુલીમાં રોકાઈ જાઓ તમારું ત્રણ વાર કર્યું જ્યાં અને ચોથી વાર જયારે અંગુલીમાને કહ્યું ત્યારે કહ્યું આવી લેકિન એક પ્રાર્થના ઓર કરું પરાશર મહર્ષિ એકવાર મનને જબરદસ્તીથી પકડીને બેઠા બીજી વાત પર તું માનું સાત હજાર વર્ષ સુધી સંયમ રાખ્યો સાત હજાર વર્ષ પછી ઋષિ નાવડીમાં બેઠા છે સામે કિનારે જવું છે એક સાધારણ કન્યા નાવડી ચલાવતી હતી આનામાં મનમાં પાપ હતી જેને સાત હજાર વર્ષો સુધી મનને પવિત્ર રાખ્યું બીજાને કાપવાનું કામ કર્યું મનને જબરદસ્તીથી પકડે બહુ સારું નથી મનને પ્રેમથી સમજાવીને બ્રહ્મના પ્રસંગમાં તમે બધા ગુણો છો મને તમારું શિષ્ય છે બીજાને સુધારવાની ભાગડમાં પડશો તમે તમારા મનને વારંવાર સમજાવો મને મળ્યા પછી પણ સાથે આવવાનું છે જે મન મળ્યા પછી સાથે આવવાનું છે જો એક દિવસ શરીર બગડી પણ એક તમને પણ જયારે જીવ તર છોડે છે ત્યારે મન સાથે જે મન મળ્યા પછી પણ સાથે એ મનની કાળજી વધારે રાખીશ જેનું બહુ બગડેલું છે એનો આ જન્મ તો બગડે છે પણ બીજો જન્મ પણ બગડી જશે કારણ બીજા જન્મમાં આ જ મન સાથે આવવાનું राजचंद्र जी का वाक्य है भगवान को कहा उसने તમારા મનને વારંવાર સમજાવો વાસના એ જ વિષ છે પણ એક વાત એક જ છે આ વાસણા મનુષ્ય મનમાં હોય તો આ ઝેર ફરીથી બીજા જન્મમાં પણ મારવા